સંજોગ સુધારીને મોકલો કેમ છે તમારા બાની તબિયત આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયા ઘડપણ ખરું ને સંયોગોનો નિયમ એવો છે કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે આ ઘડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય જરાક ધક્કો વાગે તો એ પડી જવાય હાડકાં તૂટી જાય નબળા પાછળ નબળા સંયોગ આવે આ તો જ્યાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે દુનિયાના માણસો કેવા હોય જે દબાયેલો ભેગો થાય તેને ટેડકાવ ટેડકાવ કરે ભગવાને કહ્યું કે અલ્યા તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે તે તને જેવા સંયોગ ભેગા થશે સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે આ તો અનંત અવતારથી સંયોગોને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જ્યાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગો ભેગા થાય છે સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય કડવા લાગે તેવા સંયોગોને લોકો કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે સંયોગ શું કહે છે કે અમને વ્યવસ્થિતે મોકલ્યા છે તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે અને જ્યારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક આવ આવ એમ કરે આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે તે તું પણ વિનાશી થઈ જઈશ અને સંયોગોથી છૂટો સ્વમાં રહીશ તો તું અવિનાશી જ રહીશ આ તો કેવું છે કે કડવા સંયોગને ના કહીએ તો એ આવે ને મીઠાને આ વાવ કહીએ તો એ ચાલ્યા જાય આમ કરી કરીને તો અનંત અવતાર બગાડ્યા કુધ્યાન કર્યા મોક્ષ જોઈતો હોય તો શુક્લ ધ્યાનમાં રહેજે અને સંસાર જોઈતો હોય તો ધર્મ ધ્યાન રાખજે કે કેમ કરીને બધાનું ભલું કરું ધર્મ ધ્યાન તો ક્યારેક કોઈ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઈ બાકી હશે એથી આવો કડવો સંયોગ મળ્યો ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે સંયોગ સીધો કરે કોઈ માણસ લડતો આવે કે તમે મને પચીસ રૂપિયા ઓછા આપ્યા તો તેને પચીસ વત્તા પાંચ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે જ્યાં જ્યાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચોવાળો આવે એ જ નડે છે માટે અવળા સંયોગને અવળા ના જોઈશ પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે આ લોકોએ કહ્યું કે તમે શાંતાબેન આના વેવાણ આની મા અને તે બધું તમે માની લીધું અને પાછા તેવા થઈ ગયા માણસ બહુ વિચાર કરતો હોય તો એ પોતાનું નામ ભૂલી જાય તેવું છે તેમ આ સંયોગોથી ઘેરાયો ને પોતાને ભૂલી ગયો આનું નામ સંસાર આમાં અજ્ઞાનતાનું જ અગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી તે કહે કે આનો જમાઈ ને આનો સસરો અલ્યા તું જમાઈ શાનો તો કહે કે મેં શાદી કરીને આ તો માર ખાઈને ભોગવે તે શાદી એવું છે આ શાદી એ તો એક ભવ માટેનું અગ્રીમેન્ટ પણ આને તો કાયમનું માની બેઠો અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઈ ગયો આ સંયોગો સારા અને આ ખરાબ તેથી સંસાર ઊભો છે પણ જો આ બધા જ સંયોગો દુઃખદાયી છે એમ કહ્યું તો પછી થઈ ગયો મોક્ષ માર્ગી આ જ વિતરાગ ભગવાનનું સાયન્સ છે ભગવાન મહાવીર કેવા સાયન્ટિસ્ટ હતા વિતરાગો તો જાણતા હતા કે જગત માત્ર સંયોગોથી ઊભું થયું છે લોકોએ સંયોગોને ફાવતા અને ના ફાવતા કર્યા અને એની ઉપર રાગ દ્વેષ કર્યા જ્યારે ભગવાને તો બંનેને ના ફાવતા કર્યા ને તે છૂટ્યા એગો મે સાસ ઓ અપ્પા નાણ દંસણ સંજુઓ હું એક શાશ્વત આત્મા છું જ્ઞાન દર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું હું સનાતન છું સત એકલો જ છું સૈસા મે બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણા આ શેષ રહ્યા તે બધા બહારના ભાવો છે આ ભાવોના લક્ષણ શા છે એ સંયોગ લક્ષણવાળા છે બાહિરા ભાવા કયા સંયોગ લક્ષણ એટલે કે આડો વિચાર એ સંયોગ પહેણવાના વિચાર આવે એ સંયોગ રાણવાનો વિચાર એ સંયોગ એ બધા બાહિરા ભાવા કહેવાય અને એ બધા સંયોગ લક્ષણવાળા છે આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ તે ભૂલથી બોલાવેલા તે આવેલા સંજોગ મૂલા જીવેણમ પત્તા દુઃખ પરંપરા तम्हा સંજોગ સંબંધમ સવમ દિવ્યેણ વોસરિયામી તે બધા સંયોગ જીવના દુઃખોની પરંપરાના મૂળમાં છે તે બધા સંયોગો દાદા ભગવાનને વીતરાગને વોસરાવું છું એટલે કે સમર્પણ કરું છું અને એટલે આપણે એના માલિક નહીં આ સંયોગો કેટલા બધા છે અનંત છે એ અનંતા સંયોગોને એક પછી એક ક્યારે છોડી રહીએ એના કરતાં એ બધા જ સંયોગોને દાદાને વોસરાવી દીધા એટલે આપણે છૂટ્યા આત્માની અનંત શક્તિ છે એ એટલી બધી છે કે એક કલાકમાં જ કરોડ સંયોગો કમાઈ જાય તેમ એક જ કલાકમાં કરોડો સંયોગો કાઢી શકે પણ કાઢવાનો અધિકાર કોને જ્ઞાની પુરુષને સંયોગો અને સંયોગી એમ બે જ છે જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો સંયોગને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે સંયોગો તો અનંત છે તે ક્યારે સીધા થાય જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય પણ પછી એ સીધા જ આવવાના કોઈ ઉપરી છે નહીં ત્યાં સંયોગ કેમ વાંકો આવે આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે આ મરડો થાય ત્યારે કંઈ એના તરતના જ બીજ હોય ના એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલા હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય આ ગાડીમાં ચડ્યા પછી ભીડવાળી જગ્યા મળે કારણ કે પોતે જ ભીડવાળો છે પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે પોતાની ભૂલો જ ઉપરી છે એ આપણને સમજાઈ ગયું પછી છે કશો ભો આ અમને દેખીને કોઈ પણ ખુશ થઈ જાય છે અમે જ ખુશ થઈ જઈએ એથી એની મેળે સામેવાળો ખુશ થઈ જાય આ તો સામેવાળો અમને દેખીને ખુશ તો શું પણ આફરીન થઈ જાય આપણો જ ફોટો છે સામાવાળો